બુદ્ધિ વપરાશની લિમિટ અમે સવારે સાત વાગે દાદર સ્ટેશને બેઠેલા ત્યારે લોકોએ સામઠી લાઇટો બંધ કરી દીધી તે બુદ્ધિવાળો શું પૂછે કે આમ કેમ કર્યું આ સૂર્યનારાયણ ઉગે છે તેનું તેજ આવે છે તેથી હવે આ લાઇટોની શી જરૂર અમે કહીએ છીએ કે આ ફૂલ લાઇટ આવી ગયા પછી બુદ્ધિની લાઇટ બંધ કરી દો જેમ આ લોકો આમાં કેવા જાગૃત છે કે ઇલેક્ટ્રિસિટી વપરાઈ જાય છે તેમ આપણી લાઇટમાં મૂળ શક્તિમાં બુદ્ધિ વાપરવાથી પાવર વેડફાઈ જાય છે ને એ લાઇટ ના વાપરે તો મૂળ લાઇટમાં વધારો થાય બુદ્ધિનો પ્રકાશ તો રહેવાનો જ ને હા એ બુદ્ધિ જરૂર પડે તો કામ કરી જાય પણ બટન ચાલુ રાખવાની જરૂર નથી એ તો ઓટોમેટિક ચાલુ થઈ જ જાય છે પણ બટન ચાલુ રહી ના જવું જોઈએ સંસારી હિત શેમાં છે તે બુદ્ધિ દેખાડે સંસારી કોઈ પણ ક્રિયામાં બુદ્ધિનો જ ઉપયોગ હોય છે અને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાનનો ઉપયોગ છે આત્મા સહજ સ્વરૂપે જ છે પણ પ્રકૃતિ સહજ થાય ત્યારે એ સહજ રહે એનું ફળ આવે પ્રકૃતિ સહજ ક્યારે થાય બુદ્ધિ બેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુદ્ધિબેન આવતા હતા પણ હવે ભણી રહ્યા હવે શી જરૂર છે હવે એને કહીએ કે તમે ઘેર રહો અમારે જરૂર નથી તેને પેન્શન આપી દેવાનું બુદ્ધિ ચંચળ બનાવે તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે એનો સ્વાદ ચાખવા મળતો નથી બહારનો ભાગ જ ચંચળ છે પણ જો બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે આ કૂતરું દેખ્યું તો બુદ્ધિ કહેશે કાલે પેલાને કરડેલું તે આય આવું જ કૂતરું દેખાય છે મને કરડી જશે તો અલ્યા એના હાથમાં શી સત્તા છે વ્યવસ્થિતમાં હશે તો કેડશે બુદ્ધિ તું બાજુએ બેસ સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાસરું ના કરત પણ પાંસરું થયું નથી બુદ્ધિ તો શંકા કરાવે શંકા થાય તો ડખો થાય આપણે તો આપણા નિશંક પદમાં રહેવાનું જગત તો શંકા શંકા ને શંકામાં જ રહેવાનું